એ આવો આવો મારા નાનકુડા નાનકુડા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા સુખદેવ વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈબંધ મનીષ ને મિતેશ પણ વાર્તા સાંભળે છે આવો આવો સુખદેવભાઈ મિતેશભાઈ મનીષભાઈ આજે છે ને આજે હું તમારા બધા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું હો ભાઈ તમે ધ્યાનથી સાંભળજો અને તમારા ભાઈબંધ ને બેનપણીઓને બધાને કહેજો રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા છે અને વાર્તાનું નામ છે મધમાખી અને ભમરો એક હતી મધમાખી એ તો અહીંથી તહીં મધ લાવે અને મધપૂડો બનાવે એક ફૂલ સૂંઘે ને એમાંથી ફૂલનો રસ ચૂસે ને મધ બનાવે હો મધપૂડો બનાવે એક વાર એક ભમરો એને કે અલી એ મધમાખ તું એવું તે શું કામ કરી વળે છે કે આખો વખત ગુણગુણ ગુણગુણ ગુણગુણ ગુણગુણ કરીને તારા ગુણ ગાતી ફરે છે મધમાખીએ કહ્યું ભાઈ હું તો મધપૂડો બનાવું છું મધપૂડો મધપૂડો આ દેખાય છે તેને તું એને મધપૂડો કહે છે અરે એ તો ગંધપૂડો છે ગંધપૂડો એમાં બાકોરા સિવાય નાના નાના કાણા સિવાય બીજું છે શું ભમરાએ તો આવું કહ્યું હો ભાઈ મધમાખી તો કે તો આવો ને ભાઈ મધપુડો કહેવા એવો એક મધપુડો તમે બનાવી કાઢો ને હે ભમરાભાઈ તમારી કળા જોઈને મને પણ એમાંથી કંઈક શીખવાનું મળશે હો તમે પણ એક મધપુડો બનાવો ને ભમરાએ છણકો કરીને કહ્યું હું એવી તસદી લેવામાં માનતો નથી આમ કહીને તો ચાલી ગયો મધમાખીએ મનમાં કહ્યું વાહ રે પોતાને તો કાંઈ જમા ઉધારની ખબર નથી શું જમા કરવું જોઈએ અને શું આપવું જોઈએ એની તો કાંઈ ખબર નથી અને બીજાની ભૂલ કાઢનારા આ દુનિયામાં વધી પડ્યા છે ભાઈ મધ કોને કહેવાય એની ભમરાને શું ખબર પડે તો ભાઈ મધ તો બધાને ભાવે હે કેવું મીઠું મીઠું હોય મધમાખી તો આ મધ એકઠું કરે અને બધાની વચ્ચે વહેંચે ભમરાની વાત જુદી હતી હો ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો ભાઈ આવજો